એ આવો આવો આવી ગયા બધા હું છું વાર્તા કહેનારો અરે વાહ ભાઈ આજે તો આમ દૂર દૂર ગીરના જંગલમાં જામવાળામાં બેઠા બેઠા ખ્યાતિબેન વાર્તા સાંભળે છે ઓહો હો હો હો હો અરે વાહ ભાઈ એની સાથે વિકાસ છે આવો આવો બેસો બેસો આજે હું તમને એક સરસ મજાની વાર્તા કહેવાનો છું હો ભાઈ આ વાર્તાનું નામ છે બહાદુર ખિસકોલી અને બીકણ ફોસી વાંદરો <laughs> સાંભળો સાંભળો એક હતી ખિસકોલી આ ખિસકોલી તો ભાઈ ભારે રમતિયાળ અને નટખટ પણ બહુ હતી હો વળી પાછી બહાદુર તો એવી કે જાણે વનનો રાજા સિંહ જ જોઈ લો ને કોઈથી ક્યારેય ડરે નહીં એ તો પોતાની પૂંછડી ઊંચી નીચી નીચી ઊંચી કરી કરીને એ તો ઝાડની એક ડાળ પરથી બીજી ડાળીએ અને બીજી ડાળીએથી ત્રીજી ડાળીએ એમ ઠેકડા માર્યા જ કરે અને પોતાના મોઢાથી સિસોટીઓ વગાડ્યા કરે <laughs> આવી સિસોટીઓ વગાડ્યા કરે ખિસકોલી તો આ વનના બધા જનાવરની બેનપણી હતી પાછી હો ભાઈ આ રોજ રાત પડે ને તો નીકળી પડે વનની કેડીઓમાં ફરવા વનના કોઈ પશુ પંખીઓએ ના જોયા હોય ને એવી એવી વનની કેડીઓ અને એવા એવા ભૂલ ભૂલામણીવાળા રસ્તા ખિસકોલીએ જોયા હોય ઓ ભાઈ આખું વન એનાથી સહેજ પણ અજાણ્યું નહોતું હો એક રાત્રે આ ખિસકોલી ઝાડની ડાળી પર કમળના પાંદડાની પથારી કરીને ઘસ ઘસાટ સૂતી હતી ત્યાં એક વાંદરા ભાઈ કિકિયારીઓ કરતા કરતા આમ લાંબા લાંબા ઠેકડા મારતા મારતા અને કૂદતા કૂદતા ખિસકોલી પાસે આવી પહોંચ્યા આવડા મોટા વાંદરાભાઈને આમ ભાગતા કૂદતા જોઈને તો વનના બધા પ્રાણીઓ ડરી ગયા હો ભાઈ રીંછ વરુ હાથી તળાવમાંના દેડકા ઝાડ પરના બગલા બધા વાંદરાભાઈને પૂછે એ વાંદરાભાઈ શું થયું કેમ આમ ડરીને ભાગો છો તમારી પૂંછડી આટલી ઊંચી કેમ છે અરે થયું છે શું એ તો કહો પણ વાંદરા ભાઈ તો જાય ભાગ્યા વાંદરાભાઈ તો જાય ભાગ્યા ઊભી પૂંછડીએ હો કોઈનું કાંઈ સાંભળે જ નહીં ને એ તો ખૂબ ડરી ગયા હતા એટલે સીધા પહોંચ્યા આપણી આ ખિસકોલી પાસે ખિસકોલી હો હે ને નિરાતે ઊંઘે હો વાંદરાભાઈને ભારે સંકટ થયું કે ખિસકોલી જો જાગે તો હું બધી વાત એને માંડીને કરું પણ ખિસકોલી તો જાગે શાની હે એ તો ભારે બહાદુર હતી એને તો કોઈનો ડર નહીં વાંદરાભાઈ મુંજાણા હો ભાઈ હવે આ ખિસકોલીને જગાડવી શી રીતે કદાચ ને આ ખિસકોલી ગુસ્સે થઈ જાય તો આ પેલો મારી પાછળ પડ્યો છે રાક્ષસ પણ મને મારી નાખે અને ખિસકોલીને જગાડવું તો એ પણ મને ખીજાય પાછી ત્યાં એક કીડીએ આ ખિસકોલીની પથારી નીચેથી પોતાનું ડોકું કાઢ્યું હો ભાઈ કીડીને જોઈને વાંદરાભાઈમાં હિંમત આવી વાંદરાભાઈ કીડીને કે કીડીબેન કીડીબેન આ તમારા પાડોશી ખિસકોલીબેનને જગાડો ને મારે એમનું ખાસ કામ છે કીડી કે હું કાંઈ એમને એમ ના જગાડું તું મને આ વનમાંથી ચાર ચણી બોર લાવી દે તો હું જગાડું લો બોલો વાંદરો તો ઉપડ્યો કૂદતો ને વનમાં ગયો એ તો અને ચાર ચણી બોર કીડીબેન માટે લઈ આવ્યો કીડીએ નિરાતે ત્રણ ચણી બોર ખાધા અને એક ચણી બોર ખિસકોલી માટે રાખ્યું હો હા પછી કીડીએ ખિસકોલીના નાક ઉપર ચડીને પોતાના હાથોથી આ ખિસકોલીની બે આંખો ખોલી અને એમાં ફૂંક મારી અને કહેવા લાગી ખિસકોલી રે ખિસકોલી જાગો મારી બેન ખિસકોલી વાંદરાભાઈ તો બિકણ ફોસી ભાગી આવ્યા પૂછડી ખોસી કીડીની આ વાત સાંભળીને ખિસકોલી તો આળસ મરડીને જાગી હો ભાઈ વાંદરાભાઈ એને જોઈને ખુશ ખુશ થઈ ગયા એ તો હાંફળા ફાફળા થઈને કે ખિસકોલી બેન ખિસકોલી બેન મને બચાવી લો મને બચાવી લો મારી પાછળ એક બહુ મોટો રાક્ષસ પડ્યો છે એ મને ખાઈ જશે વાંદરાની આ વાત સાંભળીને વનના બધા પ્રાણીઓ ને પંખીઓ તો સિયા વિયા થઈ ગયા હો કીડી તો બીકની મારી ખિસકોલીની પૂંછડી નીચે જ છુપાઈ ગઈ રીંચ વરુ વાઘ દીપડો એમ બધા ડરી ડરીને પોતાની ગુફામાં પોત પોતાના ઘરમાં સંતાઈ ગયા એ તો બધા વિચારે કે વળી એવો તો કેવો એ રાક્ષસ આપણા વનમાં આવી ચડ્યો છે કે આ વાંદરાભાઈ પણ ઊભી પૂછડીયા ડરીને ભાગી આવ્યા છે વાંદરાની આ વાત સાંભળીને ખિસકોલી કે વાંદરા મહાશય દેખાવ છો તો ભારે મોટા અને મોટું દોરડા જેવું પૂછડું લીધું છે ને આવા બિક્કણ ફોસી કાં થયા જલ્દી બોલો શું થયું ક્યાં છે રાક્ષસ વાંદરાએ તો માંડીને બધી વાત કરી એ કે અરે હું આજે રાત્રે આંબાના ઝાડ ઉપર બેઠો બેઠો કેરી ખાતો હતો ને ત્યારે આ ચાંદા મામાની અંદરથી નીકળીને એક મોટો મોટો કાળો કાળો રાક્ષસ મારી પાછળ પાછળ આવતો હતો એને નથી ચહેરો નથી હાથ પગ નથી મોઢું જેમ જેમ આ ચાંદા મામા આકાશમાં ઉપર ને ઉપર આવતા જાય એમ એમ એ રાક્ષસ મોટો ને મોટો થતો જાય છે એટલે હું ભાગીને તમારી પાસે મદદ લેવા માટે આવ્યો છું વાંદરાભાઈની આ વાત સાંભળીને ખિસકોલી તો બધું સમજી ગઈ હો ભાઈ વાંદરાને એણે કહ્યું ચાલો લઈ ચાલો મને એ આકાર બદલતા રાક્ષસ પાસે વાંદરો તો કે અરે ખિસકોલી બેન એ રાક્ષસ ઝાડ પાસે જાય તો ઝાડ જેવો બની જાય છે મારી પાસે આવે તો મારી જેવો બની જાય છે ખિસકોલી કે મને લઈ ચાલો એની પાસે એટલે વાંદરાભાઈ તો ખિસકોલીને પોતાના ખભા ઉપર બેસાડીને હુપા હુપ કરતા ઝાડવા કૂદવા માંડ્યા હો ભાઈ અને પહોંચ્યા નદી કિનારે આવેલા એક મેદાનમાં ચાંદા મામા હવે ઉપર આકાશમાં ઉગી નીકળ્યા હતા વાંદરાએ ડરતા ડરતા એ કાળા કાળા હાથ પગ ને પૂંછડી વિનાના એક આકાર તરફ આંગળી ચીંધી અને કહ્યું જો ખિસકોલી બેન આ રહ્યો એ રાક્ષસ ખિસકોલી તો આ જોઈને ખૂબ હસવા માંડ્યો અને વાંદરાભાઈનો કાન પકડીને કે અરે બિક્કણ ફોસી વાંદરાભાઈ એ તો તમારો પોતાનો પડછાયો છે તમે તમારા પડછાયાથી ડરતા હતા હો ભાઈ સવાર પડશે ને ચાંદા મામા હાથમી જશે એટલે આ પડછાયા ભાઈ જતા રહેશે અરે વાંદરા ભાઈ આ તમે વનના બધા પ્રાણીઓને ભારે ડરાવી મૂક્યા હવે કોઈ દિવસ ડરતા નહીં આમ જુઓ મારી જેમ પૂંછડી ઊંચી કરી કરીને હેઈને મોજ મજા કરવાની ચણી બોર ખાવાના આંબા ડાળે કેરી ખાવાની અને હેઈને નદીના પાણીમાં ધુબાકા મારવાના હો તો ભાઈ આવા બહાદુર ખિસકોલી બેન હતા હો અને વાંદરાભાઈ તો બીકણ ભોસી મજા પડીને ચાલો આવજો આવતીકાલે બીજી વાર્તા કહીશો ભાઈ આવજો